પોતે ચાર પાંચ દિવસથી ભૂખો હોય ભણવાની કોઈ શક્યતા નહીં હોય તો એ માણસને ભગવાનમાં બી બિલીવ કરતો છતાં એને કોઈ ઓપોર્ચ્યુનિટી નથી ને એ અત્યારે જેવો નોકર જેવો માણસે જો એને સહાય કરી હોય ને એનાથી જો એ આગળ આવ્યો હોય તો એના માટે ભગવાન વધારે પછી કઠિયારો વધારે કિરણ પૂછે છે ખાવાનું ના હોય ભણવું હોય તો ભણાતું ના હોય હવે એવાને કોઈ કઠિયારાએ મદદ કરી હોય તો એના માટે એ કઠિયારો ભગવાન કરતા વધારે ગણાય કે ભગવાન વધારે મદદ કરે છે અને પૂનથી કરે છે પૂન જાય છે બરોબર ને આ અહંકાર કરે એટલું છે અહંકાર નહીં કરે છે આપડે અહંકાર કરીએ તો પછી અંગે જો કર્મ જાય મદદ કરીએ તો માણસ કરી શકતો જ નથી કોઈ માણસ કશું કરી શકતો જ નથી અને જે બોલે છે કઈ ગઈ જન પૂછે છે કે એક મોટલ હોય એના પાંચ ભાગીદાર હોય અને એમાંથી એક ભાગીદાર જીવડા મારવાની દવા શોધીને જીવડા મારે છે તો જે જીવડા મારે છે એને એકલાને પાપ લાગે કે બધાને પાપ લાગે પાંચે પાંચ ભાગીદારને મોટલ એક મોટલ છે એમાં પાંચ ભાગીદાર છે અને એક ભાગીદાર જીવડા મારવાની દવા છોટે છે મોટલમાં જીવડા મારવાની જીવ જંતુ મારવાની દવા છોટે છે મારી નાખે છે એમને એક ભાગીદાર તો પાપ જે ખાતે છે એને લાગે કે બધા ભાગીદારો પાપ લાગે જે કરે છે એને લાગે સમજતી હોય તો આપણે જ લાગે આવડી એમાં સમજતી હોય તો આપણને લાગે નફામાં ભાગ એમ એમ કે સમજાવો એમ કે નફામાં બધા ભાગીદાર થાય અને પાપમાં કેમ ભાગીદાર ના થાય એ સમજાવો આપડે બધા ભાગીદાર નક્કી કરી કરે અને આવું કરવું જોઈએ તો બધા ભાગીદાર ખરા પૂછે છે કે એક માણસ આત્મહત્યા કરે છે તો તેને સાત જન્મ સુધીને આત્મહત્યા કરવી પડે ભેગો બોલો આમ પૂછે છે કે આ બધા મહાત્માઓ છે તેમનો મોક્ષ કેટલા જન્મ પછી થશે અમૃતભાઈ પૂછે છે કે આ બધા મહાત્માઓ જે છે તેમનો મોક્ષ કેટલા જન્મ પછી થશે એમ એવું પૂછે છે અમૃતભાઈ તમે શું ભાઈ એમનો મોક્ષ કેટલા જન્મ પછી થશે ગેરંટી છે સો ટકા ને સિત્તેર ટકા એમ કે છે કે દશેરા ઉપર રાવણ નું પૂતળું બાળે માં આપડે અહીંયા આપણા બાજુ ઉત્તર માં રાવણ નું પૂતળું બાળે અને દક્ષિણ માં રામ નું પૂતળું બાળે દશેરા ની દાડે તો એવું કેમ એ વાસી ભૂલેવાળો છે ઘરને ભૂલવાળા છે બંને વાસુદેવ તો અને રામે વાસુદેવ રામે વાસુદેવ હા ચંદ્રભાઈ આવો બેસાડો ભાઈ એમને મોટર ધંધો એવો રહ્યો એટલે વંદાઓને દાદા એટલે મારીએ એટલો ઓર્ડર આપી દેવો બીજા બનાવ્યા આપણે મારી એટલે ઓર્ડર આપી દો એક બનાવી લાવો પછી બાળો ત્યારે જે મારું હોય એક બનાવી લાવો તો પછી એને ઓછા કેવી રીતે કરીએ શું ઓછું કરવું છે જીવડાઓ બહુ થાય છે દાદા શું જીવડા ક્રિકેટ ને બધા કમરની અંદર બહુ જીવડા નીકળે છે દાદા હવે એને ની દૂર કરે તો રૂમોની અંદર ભરાઈ જાય કસ્ટમરો કમ્પ્લેન કરે પછી ના લે રૂમ એટલે પાપી સ્વભાવ માટે જે પાપી છે ને પાપ વધારે કરવા માટે આ એક નું એ છે શું છે એટલે એના કરતા ભક્તિ કરો તો બંધ થઈ જાય બહુ આવે દાદા રાત્રે પુષ્કળ આવે પણ મારવાનું હતો મારવાનું એક બનાવી લાવું દાદા કોઈ રૂમ ની લે તો શું કરવું પછી રૂમ ના લે તો શું કરવું અમને પૂછ્યો નહીં તમે ગુના ગુનાન ના રૂમ પછી જીવડી ના નીકળ્યો એવું કરવામાં જેથી એને નુકસાન ના કરીએ અને જતા રહે એવું કરવું જોઈએ કુદરત નો કોપ છે કુદરત નો કોપ એટલે જે સૂર્ય ના નીકળે જાણ જાણ બધી બહેનો કહેતી હતી અમે બંધારણ માગીએ ના મળે ત્યાં એક બહાર ને શું કરીએ ત્યાં અહીંયા ભેગા કરી બધું આહાર આવે છે જોવાનું મેં નાખેલું તો ચડી ના શકે એ ભેગા કરી એક દાડામાં અને જઈને ત્યાં આગળ બધી છોડી આવ્યા રીઝમેન્ટ કરી શું આપણે કેમ તો પણ દાદા ઘણી વખત નથી જતા આ બધી મોટેલો મોટો ગુજરાતનો કુદરત નો કોપ છે માસ્ટરી નથી જોતા કોને કર્યું માટે આપડે સારકે રહેવું આપડે ફોન કરવા જઈએ ને ચેતન ચૂકે છે અત્યાર સુધી બધા માર્યા તેનું શું કરવું અત્યાર સુધી બધા જીવડા માર્યા એનું શું કરવું એનો પસ્તાવો કરવો બે ત્રણ હજાર બામણો જમાડી દે ચાલે બે ત્રણ હજાર બામણો ને જમાડી દે ધક્કાઓ કરવા થઈ ગયો બામણો જમાડવા થઈ ગયો ના કરો છે એ લખેલા છે કે આજે મેં સાતમી હપ્તાવાળી માં વાંચ્યું કે અહીંથી કરો પણ નિયમથી કરો વર્લ્ડ માં કોઈ બોલ્યો નથી એમને લખ્યું થતા હોય તે નિયમથી કરશે અને નિયમ ના રહેતા કરશે છોકરા કોલેજ ના ખર્ચા એટલે મહિને ખૂટે નાખતા હોય લોકો ધકા ખાય ને એટલે ભાઈ ભાઈએ શું કહ્યું ત્રણ આવે ઘરે નહીં મિત્રો બધા બંગલા બોલી તમારા આવા રહ્યા બધું ખૂટે કરી ને એટલે એનાથી પ્રેરિત નાખ્યો ના ગયું આવે બધું એવું ને ત્યાં ભૂલમાં વેપારી બે લઉં એનો ખાના મૂકી જા હાથમાં નહીં જાય ખાના મૂકી દીધા અને ફોન ત્યાં બેઠો મળી આવે ને એકડામાં એકડામાં થઈ ગયું એટલે પછી પેલા પાછો બોલાવડાયો ઉપર ગયો હતો હજી પાછો બોલાવે લઈ લઈ લઈ લઈ લઈ દીધા પાછા અપાવી દીધા હવે જોઈ નહીં ને પ્રકૃતિ બધી ના લેવાય એટલે આ ગમે કે રસી કરે એમાં લેવું છે તો આવતા ગમે લેવાય સમજાયું શું થાય તે જોતા કાંઈ મહિને પાંચસો હજાર લેજે વધારે દસ હજાર આપવા હોય તો પાછળ આવે એવું નક્કી કર્યું મારા હજાર જે હજાર ફૂટકા હોય ત્યાં સમજ ને દસ હજાર આપતા આવે ને પાછા કાઢે હજાર બે હજાર લે નહીં એ નીતિથી કર્યું અનિત નિયમથી કર્યું કહેવાય બસ ધ્યાન આપો હું ક્યાંથી બોલું છું મારે શબ્દ બોલવા ના આવ્યા એ થી કર્યું કહેવાય શું કર્યું નિયમથી કર્યું ને નિયમ થોડી નહીં આવે હજાર લેવાના પચીસ હજાર અપાય તો નહીં જખમદારી માં લઈએ શું કહે લેખાવાળા લોકો જૂઠું વાંચવા બોલવા સુધાર હોય છે બહુ મોટા મોટો સમજી શકે ને બુદ્ધિ નું કામ થઈ જાય આટલો સુધરો વાંચ્યા છે કે ગોલ્ડન છે બધું વાંચે ને વાંચે જરા એ બાજુ બસ ஆரம்பிச்சு பார்த்துருக்கேன் કે જયારે કઈ મને મુશ્કેલી આવે ત્યારે હું દાદા ને યાદ કરું છું પ્રાર્થના કરું તો મારું બધું મુશ્કેલી દૂર થઈ જાય છે થઈ જાય સાથે કહે છે કે એવી એ છે કે દાદાની પાસે જ રહેવું છે કોન્સ્ટન્ટ અને એક્સટર્નલ સરકમટન્સીસ એવા છે કે રહેવા નથી દેતા તો એનું શું કારણ એ ભાવના છે ને એ પેલું ખરા છે આ બીજી આવશે ચાલુ થઈ વધારે જીવવું જ પડશે એ મારી ડિઝાયર છે हमारा लाइफ कुछ नहीं चला आपका हमारा निर्भर બધા અસર ને ગયા ત્યારે એ તો બહુ બની એ તો બહુ મારે હતું બરાબર લોકોનું પૂન છે લોકોનો હા પ્રેમ છે બોલે ને લોકો રાધે કહે છે કે મારી એક ઈચ્છા રહી ગઈ કે હીરામાં દર્શન નહીં કરી શક્યો આખો દીકરા ઉપાય નહી નો નો રેમેડી નો રેમેડી હવે સવાલ આપણે કરવાનો સમજાયું ત્યાં આગળ કહ્યું ત્યાં આગળ રામ થઈ ગયા સરસ થઈ ગયા આનામાં સારું દવા ચાલશે એમ કે ચાલશે દવા સૂટ સૂટ પણ લેવાય દાદા એમ કે સૂટ સૂટ પણ લેવાય સૂટ Thank you. ખરગોશ બીજા અને બસ બાર સારું છે બધું આ જેલ છે દેવ દેવ સાહેબ દાદા ની દુકાન બહુ સારું આનંદ છે અહીં આનંદ નીકળે ઉપાધિ નહીં કે છે આ ઉપાધિ વાળી જેલ મોટા એમના એમના પોતે ને એમાં નહીં પહોંચે તો એમ ખાસ મુદ્દાની વાત નથી તમારા ગામના પટેલ છે નજર ક્યાં છે આ સાદી કેસ છે અને ગાર્યની ગતિ સખ્ત બદલેલી કેસ અને નર ગતિ આખી બીજી કાયમની દુઃખની જ કેસ હા ચાર ગતિ અને આ કેદમાંથી મુક્ત થવું એ મુક્ત પહેરત છે બધી બંધન નહીં લાગતું બધું આખા દાદા લાગે બંધન બંધન લાગતું નથી રેખાબેન કે સળિયા વગર ની જેલ છે આ સંસારે સળિયા વગર ની જેલ છે આગળ જોઈએ પોતાના ગામ ગયા મુશ્કેલ કારણને માટે આ તો બધું અહીંયાથી ભટકવાનું પાછું જયારે દુઃખો જોઈએ છે ને તે દુઃખો ભોગવા છે આપણને ખબર પડે નહીં આપડે માસ્ટર બોલે ને જગત ના આપણી થઈ ને કોઈને ધ્યાનમાં આનંદ કરે નહીં બંને માણસ ચાર કુટુંબ પહેરેલા ચાર કુટુંબ પહેલા તમને જે વસ્તુ ભાવતી હોય માનો કે ખીચડી કરી ભાવતી હોય સવાર સાંજ ખીચડી કરી ખીચડી કરી પણ એ રોજ એ ખાવાનું વજન ઘટે એમ કે સરસ તમને સ્વીટ ભાવ તો ખાલી સ્વીટ જ ખાવા બીજું કઈ નહીં પણ સ્વીટ જ મારો સ્વભાવ છે ખબર છે કોઈ કોઈ ચીજ મહિના મહિના સુધી એની એ ચીજ લઉં છું મહિના મહિના સુધી એ જ લેવું છે બરાબર એ જ લેવું જોઈએ દાદા એમ કે બે બે વર્ષ સુધી લીધી છે બે બે વર્ષ સુધી લીધું છે એક જ વસ્તુ બે બે વર્ષ સુધી રોજ પણ જો બીજું કોણ તમે એક જ આઈટમ એક જ આઈટમ એવું નહીં આ લોકો ને છે ને એનો સ્વાદ નવો નવો જોઈએ એક વસ્તુ ભાઈ કાયમ જ છે લાગશે ભૂખ લાગશે કે ભૂખ લાગશે વાંધો નહીં જે આપે તમે તરફ મળી જાય સુધીરબેન મહિના મહિના બધું બે હજાર મોટા બરાબર ના તો સારું જીવા ને કશું હરકત ના ખાવા પીવા ઊંઘવામાં બધા દલુભાઈ અમને બહુ બારમી જૂને અહીંયા આવશે કપિલભાઈ અને જીતેન્દ્રભાઈ ને અને પેલા સુરતી વેરાવર ના સુરતી ફેમિલી છે તે પણ આવવાના છે બપોરે એટલા બધું આપણે દુઃખી જાગૃતિ આપે છે ને નિરંતર આત્મા આખો દાડો બેરે કરવું નહીં ડાક્ટર બોલવાના ડાક્ટર જાતે નહીં જાય હા બોલતા David Nedvig? પ્લેન એમને સમજાય છે ગુજરાતી સમજાય છે ભગવાન કોણ કરવાનું પુષ્કળ ની વાત કરીએ તમે જાતે જોઈને બોલું છું જાતે જોઈને બોલું પુષ્કળ ની વાત ના એમ કે પૂછે છે કે એ ક્વેશ્ચન આન્સર કેટલો વખત સુધી રાખવામાં તમને ખબર રામચંદ્રજી સીતા હનુમાનજી Those who have self-realized their soul, they are included in O. And there are five stages in that. All of them are included in this O. But you you do this pray for O, but if you do after understanding what is O and to whom it is reaching, it will give more benefit. Yeah. Mohinder Sood, Mohinder, Mohinder. ખબર નથી એમ રિયલી કોણ છે રિયલ નહીં પતા નહીં નોટ યોર મોસ્ટ લો જાય જાણે ત્યાર સાત જણાનું હોતું જ નથી હતો આ કાકો ત્યાં જવા માટે રસ્તો પકડવો પડે કેટલા થાય સાલ શું થાય એટલે તે બધી નુકસાન છે. It is not, it is not easy to realize this one. But this is wonder of the world, this era. બીજી તો cash bank જ Rather gives this as the knowledge, knowledge. This to all. cash bank છે. That's why it's it's cash when everyone says. There you can put yourself in a by કે ભાવ અને અભિપ્રાય એ વિશે જાણું છું ભાવ અને અભિપ્રાય માં શું પ્રેમ છે કોણ ગુણગુણ કરે છે ફરી ના ભાવે ફરી ના ભાવે એ બાબુ એ જુદું છે અને કડું ખારું કેવું છે જુદું અભિપ્રાય જુદું ને અભિપ્રાય ના આપે મન બદલાય નહીં અભિપ્રાયથી મન બદલાય ઓપિનિયનથી ફાધર ઓફ માઇન્ડ લેંગ્વેજ બધા ના સમજો એટલે ભાવ અને ઈચ્છા એક જ એમ ભાવ અને ઈચ્છા એક જ વસ્તુ છે મને ભાવ જે લઉં છું એ ઈચ્છા એક ભાવ કરે એ કોને ખબર પડે ભાવ કરે એ કોને ખબર પડે ભાવ ભાવ તો બોલે લંબો પડી જાય બે બે પ્રકારના ભાવ હોય છે એક ભાવ કર્મ અને એક આ બીજું ભાવવાનો ભાવવાની ઈચ્છા બરોબર ભાવ કર્મ તો પછી ખબર જ ના પડે એટલે બધું ત્યાં તો બહુ બધું પોઝિટિવ કર્મ કહેવાય ભાવ કર્મ <laughs> જ્યોતિ જ્યોતિ જ્યોતિ કેવું છે ખાવા